એ આવો આવો મારા વાલકુડા એવા બાળ દોસ્તો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વડોદરામાં બેઠા બેઠા શેલવી વાર્તા સાંભળે છે આવો આવો શેલવી બેન આજે છે ને આજે હું તમને બધા બાળકોને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ ધ્યાનથી સાંભળજો અમૃતલાલ વેગડની વાર્તા છે એમણે મને કહી છે હું તમને કહું છું વાર્તાનું નામ છે કાચો ઘડો કાચું સૂતર સૂતર હોય ને જેમાંથી કપડાં બને આ કાચું સૂતર સૂતરની દોરી તો વાર્તાનું નામ છે કાચો ઘડો ને કાચું સૂતર એક હતો રાજા અને એક હતી રાણી બંને તો ખૂબ સુખી હતા અને એમની પ્રજા પણ સુખી હતી હો પ્રજા એટલા માટે સુખી હતી કે એના પર પ્રજા પર કરવેરાનો ભાર નહોતો રાજાના ખજાનામાં પ્રજાને કાંઈ ભરવું પડતું નહીં ખજાનામાં કાંઈ દેવું પડતું નહીં કરવેરો ન દેવો પડે એટલે પ્રજા સુખી હતી રાણી ખૂબ જ સાદી રીતે રહેતી જાતે રસોઈ કરતી જાતે કપડાં ધોતી એટલે સુધી કે કુએ જઈને પાણી પણ ભરી લાવતી હો પરંતુ નવાઈની વાત તો એ હતી કે રાણીનો ઘડો કાચી માટીનો હતો બોલો કાચી માટીના ઘડામાં કઈ પાણી ટકે અને રસ્સી તે વળી કાચા સૂતરની હતી પાકા સૂતરની નહીં હો કાચું સૂતર એની રસ્સી અને એથી એ વધુ નવાઈની વાત એ હતી કે પાણી ભરતી વેળા ન તો કદી એની રસ્સી તૂટી કે ન ઘડો તૂટો બોલો લો એકવાર એવું થયું કે બીજા કોઈક દેશની રાણી આંખો અંજાઈ જાય એવા કપડાં અને ઘરેણા પહેરીને ઠાઠ માઠથી પોતાની પાલખીમાં ક્યાંક જઈ રહી હતી કુવા પાસે એણે પાલખી રોકાવી અને બહાર આવી એણે જોયું કે એક સ્ત્રી કાચા ઘડેથી પાણી ભરી રહી છે આ તો કેવી નવાઈની વાત કાચા ઘડામાં પાણી ટકે કેવી રીતે પણ એણે તો એ જોયું એણે પાસે ઊભેલી સ્ત્રીઓને આશ્ચર્યથી પૂછ્યું આ કોણ છે સ્ત્રીઓએ ગર્વથી કહ્યું આ અમારા રાણી છે આ સાંભળીને ઘરેણા વાળી રાણીએ મો કટાણું કરીને કહ્યું આવી તે કઈ રાણી હોય એની પાસે નથી મોંઘા ઘરેણા કે નથી કિંમતી કપડાં આ તો રાણી કરતા રાણીની દાસી જેવી વધુ લાગે છે રાણીની દાસી જેવી રાણીને પેલીને ઓછું આવ્યું એને તો ખોટું લાગ્યું એ ઉદાસ થઈ ગઈ ને ઘરે આવી ને મોં ઢાંકીને સૂઈ ગઈ જ્યારે રાજા આવ્યા ત્યારે રાણીને આમ સૂતેલી જોઈને પૂછવા લાગ્યા તને શું થયું છે મારી પત્ની રાણીએ કહ્યું માથું દુખે છે રાજાએ કહ્યું ભીની માટીનો લેપ કરો ઠીક થઈ જશે રાણી કે આ દુખાવો એનાથી દૂર નહીં થાય રાજાએ પૂછ્યું ત્યારે શાનાથી દૂર થશે વળી રાણી તો કે જ્યારે મારી પાસે મોંઘા ઘરેણા અને કિંમતી કપડાઓનો ઢગ ખડકાશે ત્યારે મારા માથાનો દુખાવો દૂર થશે આ સાંભળીને રાજા બહુ દુઃખી થયો આ તે કેવું રાણીને ખૂબ સમજાવી પણ એ તો એકની બે ન થઈ રાજા તો ચિંતામાં પડી ગયો બીજા દિવસે રાજાનો ઉદાસ ચહેરો જોઈને મંત્રીએ પૂછ્યું મહારાજ આપ ઉદાસ કેમ છો રાજા કે રાણી કિંમતી કિંમતી વસ્ત્રાભૂષણો કપડા માટે હઠ કરીને બેઠી છે કિંમતી ઘરેણા માટે હઠ કરીને બેઠી છે આ બધી ચીજો આવશે ક્યાંથી મંત્રી કહે મહારાજ આપ ચિંતા શા માટે કરો છો પ્રજા પર કર નાખો ટેક્સ <laughs> પ્રજા પર કર નાખો એવું કહ્યું બોલો રાજા કે શાના પર કર નાખું ભાઈ મંત્રી તો કે કરવેરા નાખવા માટે વિચારવાનું થોડું જ હોય ગમે તેના પર કર નાખો એમ કરો શ્વાસ લેવા પર જ કર નાખો પ્રજાને કહો કે દિવસમાં એ જેટલા શ્વાસ લે સાંજે ખજાનામાં એટલી રકમ જમા કરાવે થોડા દિવસમાં જ રાણીના કિંમતી ઘરેણા અને કપડાં બની જશે લો બોલો રાજાનું મન તો નહોતું માનતું છતાં એને આમ કરવું પડ્યું આખા રાજ્યમાં હાહાકાર થઈ ગયો હો લોકો તો શ્વાસ લેવામાં કરકસર કરવા લાગ્યા કે શ્વાસ બહુ લઈશું શ્વાસ જેટલા લઈશું એટલા પૈસા રાજાના ખજાનામાં ભરવા પડશે રાજાએ કર નાખ્યો છે અને પછી તો ભાઈ ખજાનામાં અઢળક ધન પૈસા એકઠા થવા લાગ્યા હો રાણી પાસે કિંમતી વસ્ત્રોનો ઢગલો ખડકાયો અને હીરા અને મોતી જડેલા ઘરેણાના અંબાર થવા માંડ્યા રાણીનો માથાનો દુખાવો દૂર થઈ ગયો એક દિવસ રાણી ખૂબ બની ઠની ને ઘરેણાથી મઢાઈને કૂવે આવ્યો એને જોઈને બધી સ્ત્રીઓ ડરીને દૂર હટી ગઈ આ કોણ આવ્યું મલપતી રાણીએ જેવો કાચા સૂતરથી બાંધેલો ઘડો કૂવામાં નાખ્યો કે તરત જ સૂતર તો તૂટી ગયું દોરી તૂટી ગઈ અને કાચો ઘડો પાણીમાં ઓગળી ગયો પહેલાં નહોતો ઓગળતો હવે ઓગળી ગયો આ જોઈને બધી સ્ત્રીઓ હસવા લાગી હો રાણીની આંખોમાં આંસુ આવ્યા એ ખાલી હાથે ઘરે આવી ઉદાસ અવાજે રાજાને કહેવા લાગી આજે બહુ નવાઈની વાત થઈ પાણી ભરતી વખતે સૂતર તૂટી ગયું અને ઘડો ઓગળી ગયો પણ રાજાને જરાય નવાઈ ન થયો એણે કહ્યું રાણી નવાઈની વાત તો તે દિવસે થઈ હતી જ્યારે તમે ઘરેણા અને કપડા માટે અઠ કરી હતી નવાઈની વાત તો તે દિવસે થઈ હતી જ્યારે મેં એક રાજાએ પ્રજા ઉપર ખોટા ખોટા કરવેરા નાખ્યા હતા હવે તો રાજ્યમાં એવું જ થવાનું જેવું નહોતું કદી જોયું કે નહોતું કદી સાંભળું રાણી બધી વાત સમજી ગઈ હો શેલવી બેન એણે પહેલાં પોતાના કિંમતી ઘરેણાં અને કપડાં ઉતારી દીધા અને કહ્યું મહારાજ આને રાજ્યના ખજાનામાં જમા કરાવી દો પ્રજા પર નાખેલો કર હટાવી લો મને નથી જોઈતા આવા ઘરેણા અને આવા કપડાં બીજા દિવસે રાણી તો સાદા કપડાં પહેરીને કુએ પાણી ભરવા ગઈ ભાઈ કાચું સૂતર અને કાચો ઘડો લઈને એણે સૂતરે બાંધીને ઘડો કૂવામાં નાખ્યો અને પાણી ખેંચવું શરૂ કર્યું પણ ભાઈ આ વખતે ન તો સૂતર તૂટ્યું કે ન તો ઘડો ઓગળો તો બોલો લો આવા હતા આ રાજા અને રાણી તમને બધાને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો